ત્રિભુવન love. です ગુંગલ હોય ખબર એટલે હળા લેખનવાળા જેટલાના આ લોકોનું લીન આખું સારું અને દોગરી સંજ્ઞા તો આખા જુદી વિશ્વ તો એ મોડી હોય મોડી Iki alam. Ucuri na cipu na Semen oh, Kita bukan dulu sih. Naruto. Ini bukan? Mas, mas, mas, mas, mas, mas, mas, mas, mas, mas, mas, mas, mas, society મોટી હશે આ મોલે તો એટલા બધા પુસ્તકો છે આજે ફંક્શનો સત્સંગો હા બહુ બહુ આટલા બધા વર્ષોથી છે બહુ સારું નાની પુરુષનો તો આપણે બધાના ભાવો જેમાં કોઈ ઈચ્છા નથી રહેતી કોઈ કોઈ પકડ રહી એટલે કે વ્યવહારમાં ઢીલી ઢીલી પડી ગઈ છે બધી જે સામાન્ય રીતે ભારતમાં પકડો હોય છે તે ઢીલી પડી ગઈ એટલે આપણે બહુ આત્મા મેઇન પકડ પકડી રાખેલી એમાંથી છોડાયા હતા એટલે પોતાની પકડો નહીં એટલી રહી છે ખાસ લાંબુ નથી રહ્યો પોતાની પકડો નહીં શું નામ આપણું પક્ષી આપણે અનિલ અનિલ સાહેબ અમારા ગામના હમણાં આવ્યા બરોબર ना ना ऊपर थे हमेशा नीचे भाव से देखो शांति से તો શું દીપકાનંદ સ્વામીજી એટલે શું વાતો થઈ આપણે દીપકાનંદ સ્વામીજીને જરા એમને બરોબર પ્રશ્નો થયા હતા કે નહીં હે આજે એટલે પાંચ આયના ઉપર જે સત્સંગ કર્યો પાંચ આયનાઓ એટલે સરસ રીતે સમજાવી છે આજે ખરેખર બધી વાર સાંભળીએ એમ લાગે કંઈક નવું છે જીતું બરોબર છે જીવન આજના કાળમાં કળ્યું પણ પાંચ આજ્ઞાનું જીવન જ જીવન જીવન નથી નથી જીવન નથી જીવતું જીવન ના હોય એટલે પાંચ આજ્ઞાઓમાં જ આખું જીવન છે ચેતન બનતું જીવન એટલે પાંચ આજ્ઞા જ મુખ્ય છે પંચ આજ્ઞા પણ બહારથી આજ્ઞા પર એવું છે ટુ ટ્વેન્ટી થ્રી મોક્ષમાંથી પ્રયાણ કરતા હોય એવું છે મોક્ષમાંથી પંદર ઓગસ્ટમાં બધું પરેડ થઈ હતી ને એવું છે આપણે અને આપણે અહીંયા આગળ કઈ તારીખ છે એટલા માટે બોલવાનું Jnana Vajra Jnana Vajra નારાયણ જીવન વ્યવહારનું એ જીવન હતું એ જીવનને કારણે સંપૂર્ણ સર્વાંગ અનુભવ થયો એ તમને તમારા આત્મા મૂકેલો છે એટલે તમને હવે જીવતા આવી જાય એટલે તમારી વાત પૂરી થઈ જાય રમતો રમતો વધારે આમ જો વચન રમત છૂટથી રમતો આવો સરસ અવાજ આવે છૂટથી રમતો એમને આજે વચન છે આવો ચાન્સ ક્યારે મળે આવો ચાન્સ નહીં મળે નિકાલ થાય ને ગરમ નહીં એ તો ગરમ ગરમ હોય એક જતે બધા કેવા સરસ છે બીજી આ કઈ ધીરે ધીરે ગયા students, students. એટલે એ આજ્ઞા એ જે એમનું જીવન એમાં આજના કાળમાં આપણું જીવન જાય અને સાચું આપણે સચવાઈ જઈએ અને એમને કૃપા કરીને આપણે જાતે આપણા વ્યવહારમાં આપણે આપણાથી સચવી જઈએ એના માટે પાંચ વાક્યો એવા કુદરતીપણે સર્જન થયેલા છે કુદરતી સર્જન છે જેવી રીતે એમને જ્ઞાન પ્રકાશ થયો એ કુદરતી બન્યું એની રીતે આ કુદરતી સહજ સ્વરૂપ છે પરંતુ સહજ એટલે સહજ પુરુષ હોય ત્યારે જ આ સ્વરૂપ આજ્ઞા આજ્ઞાન આજ્ઞા ધર્મને આવો પરંતુ સત્સંગને બધા વાતાવરણ જ્યારે આપણે દુનિયા આશય હોય આશયનો સવાલ નથી સત્સંગના આશયથી ભેગા થઈએ બધાને બહુ સુંદર એટલો સમય આપવો વચ્ચેનો ગાળો જોઈએ અહીંયા અઠવાડિયે એક વખત થાય છે બહુ સરસ કયા કયા દિવસો બે અઠવાડિયે એક વાર ફિફ્ટીન ડેઝ આપણે એક વીકેન્ડ વ્યવહાર માટે રેલો રાખેલો છે એક વીકેન્ડ સત્સંગ માટે પાંચ કલાક પાંચ કલાક ત્યાં કેલિફોર્નિયા કેવી રીતે કરે છે આવી રીતે ઓલ્ટરનેટ જ કરે છે ત્યાં દીપકાનંદજી બરોબર છે સમજી સાહેબ ત્યાં એક વાગે બધા ભેગા થાય એટલે લંચનો પ્રોબ્લેમ રહે એ બધું લઈને આવે છતાં ત્યાં હોય તો ખોરું નથી અને સાત વાગ્યા સુધી એકથી સાત એટલે છ કલાક અડધી તો આપણા અનુકૂળતા ઘરનો દિવસ પાછો ઘરમાં જ હોય ને કે ફરી લેવાનું ખોટું છે આપણે સરસ કહેવાય સરસ બહુ સારું ના બહુ સારું આજ્ઞા ધર્મની ઘણી વાર પ્રાર્થના બોલતા છો આજ્ઞા ધર્મ સફળતીના દોષો એના પ્રતિક્રમણો દાદા આજ્ઞા ધર્મના દોષોના પ્રતિક્રમણ કેવી રીતે કરવા આજના જન્મના દોષોના પ્રતિક્રમણો આપણે કરવાના એવા સંજોગો આવે જે સંજોગોમાં આપણે આજના ધર્મથી આપણાથી જીવાતું ના હોય એવું પ્રસંગ ખબર પડે આપણને કાંઈ ભૂલ થાય છે તો એ આપણી એ ભૂલ તમારી નીકળવા માટે પાછી આપણી બે દ્રષ્ટિઓ સુધી ગોઠવી જવી જોઈએ અને સંભાવ નિકાલમાં કંઈક ચૂક થઈ હોય અથવા તો જેના મૂળ થયું હોય તે એમ કરી લઈએ પણ વડાપ્રધાન ભૂલ કરવાની બહુ મોટી ભૂલ નથી કહેવાય પરંતુ ખાસ કરીને બે દ્રષ્ટિમાં બે દ્રષ્ટિમાં વ્યવહારમાં વિશેષનું જીવન થોડુંક પણ જીવી ગયું હોય એમાં મારા પણ કામ કરે શું કરે મારા પણ કામ કરે કારણ કે ભરેલું છે આ શરીરમાં કોઈને ના છોડી અને એમાંથી નીકળવા માટે આપણને લાગે કે આ દાન મને વ્યવહારમાં વ્યવહારથી ના જોવું એવું અને પાછી આવે આવે છે બહુ સરસ આનંદ થયો ચલો આજે અલગ બસ નહીં નહીં બસ આઈ મળે ત્યાં ખુરશી છે બસ માસીજીને ખુરશી છે આ બસ બસ તે મારા પણ આપણામાં જે શરીરમાં વળેલું છે મારા એ આગળનું છે આજે શરીર એના ભરીની અંદર આવેલું છે એ આપણને ગ્રીપમાં રાખી આધ્યાત્મિક આપણે આપણા આપણા ગ્રીપમાં આવીએ છીએ છૂટા પડ્યા પછી મન વચન કયા નામ નામની માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ આપણે સોંપી દીધા પણ પેલું પણ છે સોંપેલું છે એમાંથી પાછું લઈને પાછું વાપરવા જાય છે એવું થઈ બને બની શકે બધા લઈ જાય તે ભૂલ છે કહેવાય છે તે જો સમજણ પડી કે તરત જ પ્રતિક્રમણ કરી કે આ વ્યવહારમાં હું નિશ્ચય સ્વરૂપ કેવી રીતે આવી ગયો આ તો ગરબડ થઈ ગઈ રેલવેના બે પાટા છે એ કંઈ આમ આમ થાય તો ગરબડ થઈ જાય શું પણ આખા નફો માટે તમામ થાય નહીં ને નામું રીતે થાય બધું બચમાં થાય તો ગાડી બધી બધી તકલીફ થઈ જાય એટલે ફાયદોના સ્વભાવ નિકાલમાં જે પુરુષાર્થ રહેલો છે કયો પુરુષાર્થ કે ફાઇલોનો સંભવ નિકાલ કરવાનો ફરજ છે અને હવે આજ્ઞા ધર્મ છે કારણ કે એ ફાઇલ આપણી ક્લિયર થઈ જવા માટે ફાઇલ એટલે એકાઉન્ટેબિલિટી એ ક્રેડિટ એબિટવાનું જેને પુણ્યથી ક્રેડિટ કહેવાય છે પાપથી ડેબિટ કહેવાય છે એવું આપણું જીવન જે છે એ બધું જીવાય છે તેમાં આપણે એમાં બે સરખી આવી જાય એકદમ તો ના આવે ધીમે ધીમે શું એટલે ઝીરો બેલેન્સ થઈ જવું જોઈએ ઝીરો એડજસ્ટ કરી નાખશે જેમ અને બધા વ્યવહાર આવા ચાલ્યા છે આપણા મોક્ષમાં નથી ચાલતું ત્યાં એક પરમાણુ મારા રહેવું જોઈએ બધું જોઈ જવું જોઈએ આપણાથી સમજાઈ જવું જોઈએ કે આ આ છે હું છું અને ત્યાં શરીરથી જ સમજાય આપણને એટલે પ્રતિક્રમણ આજ્ઞાધર્મ આજ્ઞાધર્મ અને પ્રતિક્રમણ અભ્યાસ આ કાર્ય વિશે કલિયુગ વિશે આપણા પુરુષાર્થ રહ્યા છે બે લક્ષણો કેવા છે કે મહાવીર ભગવાન એમના તપ કલ્યાણકના સમયમાં આવ્યા અને બાર સાડા બાર વર્ષ સુધી એમને એમના પ્રતિક્રમણ બહુ ઉપરના લેવલના છેલ્લા લેવલના હોય હવે આપણને જે વ્યવહાર જે લેવલે છે તેથી ઉચકાઈ જવા માટે આપણી જેમ વ્યવહારની ચોખ્ખાઈ થતી જતી જાય તે ઉર્ધ્વ થતો જાય અને જેટલી ચોખ્ખાઈ નથી થતી એટલું એનું ભારણ રહે એ ચોખ્ખો ચોખ્ખો જતો જાય છે મહાવીર ભગવાન તો છેલ્લા મંદા લેવલના જ હતા બધા ટોટલી તે મંદા લેવલના આપણે જોયા કરે અને ગમે તેવું આવે પણ એમને તૈયાર થઈને આવેલા હતા કમ્પ્લીટ જ્યારે આપણે કશું તૈયાર થયા વગર તમે તેમ દાદા મળ્યા બેસાડીને જાઓ આવો થઈ ગયો આ છે બહુ મોટી વાત છે એટલે આપણને લાગે ઓ મને દાદા મળ્યા જ્ઞાન છે બરોબર છે પરંતુ સંજય તો લેવું જોઈએ છે ને મને મળ્યા છે એટલે કે મારા પ્રયત્નથી મળ્યા છે મારી સમજણ મળ્યા છે બધી જ રીતે સમજવું છે આપણે જેમને મળ્યા હોય તે માટે માટે અપવાદ છે નહીં નો એક્સેપ્શન તો આ પ્રતિક્રમણમાં જે ભાઈ ભગવાને બંધારીઓ લખેલા તે આપણે મન વાચા અને જવાબ કળું લેવું કરવા પડે કળું લેવુંને સરખી આપવા માટે આપણે સતત જાગ્રત રહી અને ભૂલ તરત જ દેખાય એટલે એને શૂટ કરવી પડે શૂટ એટલે પ્રતિકૃતિ શૂટ થાય શું એટલે ડાલે શૂટ જે માહિતી ભગવાનને તો સતત થયા કરતા ભગવાનના લેવું થયા આટલા બધા ઉપસર્ગો આવ્યા અંદર પૈસો ઓછા પુસ્તકો કેટલા કસોટીઓ કેટલી થઈ અને એમને બહાર મૂકી દીધું શરીરને છૂટતું કે હવે વર્તમાન તમે છો હું તમારી સાથે છું જાઓ બીજું કોઈ ના જોઈએ છો કોઈ ના જોઈએ આ હિસાબે ગયા છે ત્યારે કેવળ જ્ઞાન છેલ્લી ભૂલ દેખાય છે દેખાવાનો સમય અને કેવળ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થવાનો સમય એ શિક્ષક એક સમય આવું થાય છે એટલે ભૂલ અને દેખાવાની ક્રિયા ચાલુ થઈ ગઈ છે તે આપણા જ્ઞાન અને દર્શન પ્રકાશને ખુલ્લા પ્રકાશ કરવાની આપણી સ્થિતિ જતી જતી જાય પરિણમતા જઈએ તે દશાએ બધું જતું જાય એટલે આજ્ઞા ધર્મ આજ્ઞા એ જ ધર્મ છે આજ્ઞા એ જ તપ છે આપણા માટે એટલે વ્યવહારમાં ગમે તેવી પરિસ્થિતિ આવે હૃદયના લેવલે દિલના લેવલે આપણને એ પરિસ્થિતિ ગમે તેવી હોય અમુક સંજોગો તો માણસ સ્મરણ ના થાય શું શું તો આ બહુ જન અનાત્મકારક બહુ છે તે બધી સમજાવે એમાંથી આપણે પસાર થઈ જવું એની અવધિ છે એ પરિસ્થિતિ આવશે પણ ટાઈમ રહેશે અને પછી ફિઝાઉટ થઈ જશે ફિઝાઉટ સમજો એ તો સંયોગી છે એટલે સંયોગ રહે ટાઈમ એનો હશે ભોગવટાનો પછી એને ફેજ આઉટ થઈ જવાનો it is already there in made બધું છે સર્કમસ્ટન્સીસમાં જ છે સંયોગોમાં જ છે આ વસ્તુ એટલે આ બધું આપણે જોવું જોઈએ વ્યવહારમાં બધા વ્યવહારમાં તેમાં કંઈ ભૂલ પકડી જાય તરત જ પણ સામાન્ય પડ્યા વ્યવહારમાં દેખાય છે સ્થૂળ ગુણો મળે છે કોઈ પણ જોઈ શકે કેવું બોલશે ને કોઈ કોઈને સમજી શકે આ ભાઈ ભૂલ છે શું પરંતુ જેમને દેખાય છે એમને એ ભૂલ એમને દેખવી ના જોઈએ કારણ કે એ જ ભૂલ એમને વૈફાતી હોય એટલે પોતામાં ભૂલો છે એના પર આપણો ફોકસ ને એટેન્શન ને આપણો ઉપયોગ ત્યાં ક્યારે શું શું થાય છે તે વ્યવહાર તો વ્યવહાર છે જ વ્યવહારમાં કયા છે એમાંથી આપણે નીકળી પછી ચોખ્ખો વ્યવહાર થઈ જાય એમાં આ આ આ કોઈને મળે એટલે આજ્ઞા ધર્મ અને આજ્ઞા એ તપ અન્ના ધર્મો અન્ના તપ ભગત દેશમાં સિટીમાં સંસ્કૃત બોલાતું અને વિલેજીસમાં પ્લાસ્ટિક લેંગ્વેજ રામટી લેંગ્વેજ એટલે જ્ઞા ઘણા ના બોલતા એનો એવું શકીએ એને એટલે અર્ધમાંગિકી અને બુદ્ધમાં પ્રાકૃત બુદ્ધ એટલે બે છે વસ્તુ આધ્યાધર્મ અને પ્રતિક્રમ કારણ કે ભૂલ દેખાય તે મારી ભૂલ છે સમાજ વડે વ્યવહારમાં છું અને સમાજ વડે વ્યવહારમાં છે એમાં સામાન્ય કરેલું કે જરૂર આજે આમ થાય છે તે મારી ભૂલ કહેવાય સંબંધ શું થાય છે શું નહીં જોવાનો મારો અધિકાર નથી અને મારી અંદર બધા મળીએ કરીએ ભેગા થઈએ વાતો કરીએ બધું મને શું થયું એ જોવાની જરૂર છે એ જોવાની એ તો આ શરીર છે આંખોથી કાલ છે એનું કામ કરવાનું છે સમજાયું પરંતુ એ કાનમાં એ એનું કામ કરે છે એમાં આપણે બચપણ ના જો એમાં જોડાઈ ગયા તો પછી કોઈ કરવા મોટા પુરુષો બધા આમાંથી જ છે એમ નથી છૂટા તો એ ગોઠવણી કેવી રીતે હોવી જોઈએ દિવસમાં ધારો કે ઈલામાં અમે ગુજરાતમાં જોયા ધર્મપત્નીમાં પણ પછી આખો દિવસ એ સેપરેટ રહેવું જોઈએ કે રહેવું જોઈએ એટલે કે સવારે નિંદ્રામાંથી આપ જાગૃત થયા પણ તમે પહેલા જાગૃત થયા છો ઇલાબેન જાગૃત નથી થયા એટલે તમે જાગૃત થયા એટલે તમારા માટે આખો દિવસ નીકળી જવા માટે તમારે ઉપયોગ ગોઠવી જ છે ઉપયોગ ઉપયોગ એને આ લોકો એટેન્શન કહે છે એકાગ્રતા કહે છે ધ્યાન કહે છે હકીકતમાં એક્ઝેક્ટ વર્ડ એના માટે ઉપયોગ છે કારણ કે આપણે દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે હું શુદ્ધાત્મા છું છું એટલે શુદ્ધાત્મા ટ્રસ્ટીએ કરીને સુરેશભાઈ આ નિંદ્રામાંથી જાગૃત થયા છે આ દ્રવ્ય નિંદ્રામાંથી જાગૃત થયા છે દ્રવ્ય નિંદ્રા એટલે કર્મ સ્વરૂપ નિંદ્રાનું કર્મ છે એમાંથી જાગૃત થયા અને આ પોતે પોતાની શુદ્ધાત્મા દ્રષ્ટિથી પ્રાપ્ત છો એ શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને હવે એમાં જોખું ના આવે તેવી રીતે આખા દાડાની એક્ટિવિટી રહે છે તમારે જોખું આવે કે ના એનું ધ્યાન કાળજી નથી રાખવાની આખા દાડામાં જે કામ હાથમાં આવે તેમાં એમાં ખ્યાલ રાખવાનો છે એ ખ્યાલ તે થવું જોઈએ બધું પણ આ રીતે થવું જોઈએ પરિશુદ્ધાત્મા દ્રષ્ટિમાં એ જોવા જોવાનું થયા પછી ઇલાબેન જાગૃત થયા ઇલાબેન થયા પણ છે આવો મહેન્દ્રભાઈ ના જમાઈ એટલે ઇલેવન જાગૃત પછી ઇલેવન જાગૃત થતાની સાથે આપણે જ ગોડ સચ્ચિદાન લખેલા સચ્ચિદાન બોલ પણ એ એવી રીતે બોલાવવું જોઈએ કે જેમાં વિનયભાવ હોવો પડશે વિનયભાવ હોવો પડશે જે પહેલાં આપણે જ્ઞાન પહેલાં ઇલેવન જોતા થઈ તો આપણે બહુ આખો બહુ નફે પડી ગયો પણ જ્ઞાન લીધા પછી પાંચ આજ્ઞામાં પણ આપણે રોજના વ્યવહારમાં છીએ ને એ ટેવ એકદમ નહીં જાય કારણ કે એમાં ચિકાસ છે શું છે ચિકાસ છે આપણી ટેવો ચિકાસ નથી કરવી જોઈએ આજે ટેવો કોઈને બોધર નથી કરવી આપણે નિકાચિત પણ હોઈએ છીએ ચિકાસ નિકાચિત પણ એ બધાને બોધર કરે છે નિકાચિત પણ નહીં કરે એટલે તમારું શરીર જે શરીરના ધર્મથી મૂળ ધર્મથી છે નોર્મલ થઈ જાય શું આપણી પકડો આપણે કર્યા ಇಲ್ಲ ಬೇಡ ಅವೆ ಕಷ್ಟೇ ತಮ್ಮ અંદર નક્કી કરી લો સચ્ચિદાર બોલવાનો જવાનું તે વખત નક્કી થાય હવે આ સારા દિવસ દરમિયાન ઇલાકા સાથે વ્યવહારમાં ઘરમાં છે ત્યાં સુધી રહેવાનું છે જવાબ ઉપર ગયા હતા તો ઇલાકા પજાવવાના નથી અને મને નહીં કરે કોઈ અમુક આગળનું આગલા દિવસનું કંઈક થયું હોય તો રહી બધું ત્યાં કઢાવશે તમને ભાઈ વર્કિંગ અવસર તમને અંદર હશે એટલે આવતું જે હું તમારે એમના માટે ધ્યાન કર્યું હું તમારા માટે ઘરમાં બાળકો હોય તો જેવું મિલાવું પડે ઉપયોગ ગોઠવવો પડે અને પછી બહુ સુંદર કહ્યું છે એ તો ખાલી શબ્દો નથી બળ છે એની પાસે કે ગોઠવીને તમે જે આખા વ્યવહારમાં તમે રહો તેમાં પછી વ્યવહારમાં તમારી એક્ટિવિટીમાં જેટલા રહો જે બધી રીતે એમાં તમે દૂષિત નથી નસીબ નથી જરાય નથી પરંતુ કોઈને પ્રશ્ન થાય કે એવું હોય તો માણસને છૂટ મળી બધું ઘણા થયા છે આપણે છૂટ થાય બધું ધરે કરે કોઈના હાથમાં કશું છે નહીં સાહેબ છતાં એ જાગૃતપણે રહેવું જ પડશે બચારે શું ઉપયોગી નહીં એટલે આપણે જ આપણા શુદ્ધાત્માના કેમેરાના ફોકસમાં આવી ગયા છીએ અને આપણું ફોકસનું જે રીતે આ ફોકસમાં રાખે છે એવું અને આપણે કંઈ એમાં ધ્યાન ના આવે શુદ્ધાત્માને એમાં ધ્યાન રાખવા માટે આપણું પ્રોસેસ કે કારણ કે કામ આવે તો કામમાં ધ્યાન આપવું પડશે એ તો ઠપકો મળશે કે બધે એટલે આપણે એનો તેમને કામમાં ધ્યાન આપવું પણ કામમાં પછી બહુ આ શુદ્ધાત્માનું પછી આમ થાય થાય જો રસોઈમાં કાચું પડે ને તો પછી એમને આવે પછી એમને એમની ભૂલ સુધારવી પડે બની જાય છે પછી અમારામાં બહુ રહી જઈએ આવું થઈ જાય છે શરૂ શરૂમાં થાય જાગૃત થાય સમય ગયા પછી કદાચ સરખેમાં આવી જાય ખ્યાલ આવે કારણ કે મન વચન કયાથી આપણે મુક્તિ પામવાની છે તમે ઈલાબેનને મુક્તિ ના અપાઈ શકો ઈલાબેન તમને ના અપાઈ શકે આજના ધર્મ આપણને બધાને મળે છે કઈ ફેર છે એમાં તો ફેર કેવી રીતે છે કે દરેકના ભૂતકાળો જુદા જુદા છે શું દરેકના ભૂગોળ જુદા જુદા એ કઈ રીતે કે વ્યવહારે કરી દે વ્યવહારે કરી દે અને કર્મ કર્મકૃત કરે છે કર્મદાય કરી દે અને એ કારણે દરેકે પોતે પોતાનો બીજે કર્યો પ્રશ્ન બીજો રસ્તો કોઈ એમ માને મને આમ એમ જ બધી ગરબડો થાય છે અને આ કારણ વિચિત્ર છે બહુ જાગૃત ખબર પડી જાય તો સુધી જવું ના પડી એટલે હું ચેતક પ્રજ્ઞાશક્તિ તો તમને કૌશલ કરે છે પરંતુ એ પ્રજ્ઞાશક્તિનું કૌશલ છે ને એ એટલું બધું સૂક્ષ્મ છે કે આ સ્થૂળ જીવન જીવ્યા છીએ આપણે નથી ટેવાયેલા છીએ નાના સ્વભાવો છે એના કારણે કૌશલ આપણને સંભળાતું નથી સમજાતું નથી એવું થાય છે બાકી દરેકને પ્રજ્ઞા તો મૂકી જ ગઈ છે પછી એ પ્રજ્ઞા પર આપણા નહીં જીવવાના પ્રકારથી જે જૂનું સ્વભાવથી આવ્યું છે ને એ આપણે અંદર બ્લોક એટલું થાય છે એટલે સફર કરવું પડે અને અમને ખબર પડે કે અમે આને આને દુઃખ થયું છે દુઃખ થયું છે એવું દુઃખ થયું અમારી તો અમારી ફરજ છે કે અમે એને શ્રદ્ધા યાદ કરી એવા પ્રતિક્રમણ કરીએ કે એમાં અમે એમાં ભાવ ના અમારો કે એ સરખા થઈ પછી આવે ભાઈ એવું ના કરાય કરાય અંદર કરી છૂટી જવું જોઈએ મારે ભગવાન આવી રીતે છૂટ્યા મારે ભગવાન આવી રીતે છૂટ્યા પ્રતિક્રમણ એટલું બધું પાવરફુલ ટૂલ છે ટૂલ નથી કે એ સંપૂર્ણ અહિંસા અહિંસક સ્વભાવ ખુલ્લો કરે છે પ્રતિક્રમણ એટલે આનું છે પ્રતિક્રમણ પ્રત્યાખ્યા આ વ્યવહાર પક્ષે છે એ વ્યવહારના શુદ્ધિ માટે છે અને નિશ્ચયમાં આપણો નિશ્ચય પાકો થતો જતો જાય નિશ્ચય એટલે આપણે પ્રગટ થયા તે એના આલોચન કહે છે નિશ્ચય નિશ્ચયનું આલોચન થયું જ્ઞાને પુરુષિકનું અધિકાર આલોચન પ્રતિક્રમણ એટલે કે નિશ્ચય નિશ્ચયમાં જ નિશ્ચય સ્વરૂપનું પરિણામ છે જ્ઞાન જ્ઞાનમાં પરિણામ છે દર્શન દર્શનમાં છે શું થવામાં આપણો સ્વાદ આવે છે કોઈ વખતે ઢંકાઈ ગયો આવડેલો કર્મને લીધે પછી આવે એટલે એમ જ પરિણામ છે પ્રતિક્રમણ પોતાનો સ્વભાવ જ્ઞાતાથી જુએ છે વિનયને અને વિનયને જોવાની અને જ્ઞાતા પડવાની ક્રિયા છે જ્ઞાતરષ્ટિની એ ક્રિયા થઈ અને પછી બધું જ્ઞાન માની જાય છે તો તે નિશ્ચય કરી ગયો એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બંને ગૌરવ નિશ્ચય બંને છે અને ક્રમિક માર્ગમાં પોતાના વ્યવહારથી શુદ્ધિ કરતા કરતા આગળ વધે છે પોતે અને પોતાના મોક્ષ માટે પુરુષાર્થમાં છે તેમાં એ વ્યવહાર શુદ્ધિ જેવો થાય છે તેવું જ પેલો નિશ્ચય એટલે ટુ ધેટ એક્સટેન્ટ એ ઉજ્જવળ થતો જતો થાય છે નિશ્ચય પરંતુ સાથે સાથે ના થઈ શકે એટલે વ્યવહાર શુદ્ધિ ક્યાં સુધી કરી શકે દસમા ગુણસ્થાન સુધી કરે ચોથા પાંચમા ગુણસ્થાન સુધી તો સંસારમાં આવી આપે છઠ્ઠા ગુણસ્થાનમાં સંસારથી મુક્ત ઘરથી મુક્ત થઈ સાધુ ત્યારથી ચાલુ થાય છે છઠ્ઠીથી સાતમે જવામાં તો બહુ થઈ શકું છઠ્ઠું સાતમી રાખવું એ બહુ મુશ્કેલ છે વાત કરીએ છીએ આખો સાધુ આપણા જૈન દર્શનમાં છે પદો છે આચાર્ય ઉપાધ્યાય સાધુ તેનું પદ તો છે નહીં એટલે જ્ઞાની અને જ્ઞાનીનું પદ સરે કીર્તન કરવાની અને આચાર્ય એ બંને વચ્ચેનો પદ છે એટલે જ્ઞાનીનું પદમાં બહુ મોટું મહત્વનું છે જ્ઞાનીનું પદ તીર્થંકર કોટીનો અનુભવ કરી પણ જ્ઞાની પદમાં પછી સ્ટેબલ સ્થિર થાય છે સ્ટેબલ થાય છે પરંતુ જો ક્રમમાર્ગ હોય તો એને ક્ષાયક કહેવાય છે ક્ષાયક છેલ્લા છે ક્ષાયક સંગીત પરંતુ છેલ્લા ક્રમમાર્ગ વધે કોક કોક કોક બધા નથી મુશ્કેલ છે એટલે બાળક ભગવાન પછી શ્રુત એટલે કે ભગવાનની વાણી એટલે શ્રુત થતાં થતાં ગણધરોથી જેવી ધારણ થઈ તારણ થઈને સચવેલી અને એને શ્રુત સ્વરૂપે નથી ચાલુ એ લિંગ આખી તે રહી પરંતુ જ્યાં સુધી આ બાળક તો મોક્ષનો ચાલુ છે મારે ભગવાન પછી કેટલા એક કે બે કે વગર થયા છે એક તો સુંદરમાં સ્વામી પછી થયા અને ગૌતમ સ્વામી થયા ગૌતમ સ્વામી અને પછી જમ્મુ સ્વામી આ બે થયા છે पर पासवारोचा भी चाहिए પછી पर પછી બંધ થઈ ગયો એમાં એ શૂટ ચાલુ થયું તે જે એક્સ્ટેન્શિયસ શૂટ સચવી રહ્યો તો ધીમે ધીમે એ શૂટ થયું પણ પાંચ સ તે શૂટ કેવું દે ને શૂટ કેવું દે કે છે એક્ઝેક્ટલી નહોતું શૂટ કેવું એટલે આખો દો કેવાનું નહોતું બધું સ પણ એ કેટલી दशा હતી તે એ શૂટ કેવું લે કે એની જેટલી दशा હોય લાભ થાય એમાં પાંચમા જે શ્લોક કેવી થયા એ ભદ્રભાવ સ્વામીજી થયા ભદ્રભાવ સ્વામીજી અને આપણે ત્યાં અલેક્ઝાન્ડર આવ્યા હતા ને એ લગભગ એ સમયમાં છે આપણે ચંદ્રગુપ્ત મૌર્યનું રાજ હતું ને એના પછી લગભગ એમાં જ છે એ શુદ્ધ કેવલી થયા પાંચમા બસ પછી તો એ ગયું આમાં જે એ જમાનામાં ઓરિજિનલ જે શ્રુત હતું તે લિપિમાં કાળ પેલા તાળપત્રમાં એમાં લિપિબદ્ધ હતું ગયું તે ગયું એટલે સચવાઈને એ બધું ખલાસ થઈ ગયું સામટા ઉપરા છાપરી ડ્રોટ પડ્યા ઉપરા છાપરી શાસ્ત્રી કહે છે એવું ભારત થઈ ગઈ હતી બધું ખલાસ અને મહાન ભગવાન પછી કંઈ છસો સાતસો વર્ષ ગયા ત્યારે બધા ભેગા થયા કરું કે સાચવવું પડશે આ બધું જ્ઞાન તો ભેગા થઈ અને કર્યું બધા નક્કી કર્યું આપણે સાચવીએ એને લિપિબદ્ધ કરીએ એટલે જે કંઈ થોડું હતું ને એને લિપિબદ્ધ કર્યા અને પછી જે આચાર્યો થયા એમનાથી એટલે એને અનુબાહ્ય કે છે પેલું ભગવાનના સમયનો અનુશાસન કહે છે હાજરીના બુદ્ધ બુદ્ધ ધર્મમાં બધા છે આજ્ઞા ધર્મ ઈચ્છી અણાય ધર્મ ના રહેવા દેવા વ્યવહારમાં આપણે રહેવું રહેવું અને ક્ષતિ ના થાય ભૂલ ના થાય તેવી ક્રિયામાંથી નીકળી જવું આપણે પોતાના વ્યવહારથી આપણા પોતાના વિચારો આવે બુદ્ધિ ચાલે બધું થશે આપણું શરીરનું કરાવશે સમજ્યો અને આપણું કોન્શિયસ બધું અંદર વાદળા છવાય એવું થવું બધું બધું જ થાય આ કાન છે આંખો છે આ છે કોઈ આપણા આપણામાં દખલ કરે એવું છે નહીં પણ આપણાથી એનામાં પર ના શકી જોઈએ યાદ ના કરવા થઈ ગઈ આંખો એનું જોયા કરશે પણ એને આપણે શું કામ જોઈએ આંખોનું જોયેલું આંખો જોઈએ એને આપણે જોવા જવાની જરૂર નથી આપણે જોઈએ કે આંખો જુએ છે શું જુએ છે એ આંખોને જોઈએ આપણે જો આપણે અંદર ચેતન ના બચાવ કામ ના કરે आपको कमेंट ना करें समझे टीवी સ્ક્રીન બનાવ્યો આખા અલ્લાહની ટેકનોલોજીથી ટીવી સ્ક્રીન છે બનાવ્યો ખરો માણસ છે મનુષ્ય છતાં ટીવી સ્ક્રીનમાં પછી એને જેવું થઈ જાય કે હું મને જોઉં છું તો ટીવી રહ્યું કરું આ બધી ટેકનોલોજી આવી છે બધી ટેકનોલોજી મેનમેડ ટેકનોલોજી જ્યારે કહીએ છીએ જ્યારે નેચર નેચર છે નેચર નેચર છે એટલે આ સ્ક્રીનના જેવું જ કામ કરે છે એટલે કે છે એક નાનું તળું મૂકે ને તો હિમાલય ડુંગર હોય ને ડુંગર અહીંયા આગળ રાખવું બસ પછી આખું બધું ગમતું હતું એ નહીં દેખાય આમ કરતા ને બસ દેખાય આખું બધું આખા આખા બોડીમાં જો હાઈએસ્ટ ક્વોલિટીના ઉત્તરના ક્વોલિટીથી બનેલો બોડીનો પાર્ટ હોય તો આખો છે ત્યાર પછી આ કાંડ આવે છે પછી બધું આવે છે આ બુદ્ધિ છે એટલે આટલો જ ભાગ છે મુખ્ય પછી ધીરે શરૂઆતમાં વચ્ચે આપણે કીધું કે રહેવાનું એટલે વિનયથી રહેવા માટે શું એટલે હવે એટલે જેટલું પુણ્ય સારું છે કે અમારી સાથે છો મારે તમને શુદ્ધાત્મા સ્વરૂપે સમજવાનો ઓળખવાનો જે અવકાશ મળ્યો છે હું મારી જાતે મારા મારા સ્વાર્થ માટે ઓળખી લઉં શુદ્ધાત્મા દ્રષ્ટિથી તમે ઇલાજન છે મઠવાના નથી જેટલું આયુષ્ય છે તો લેવાનું છે એટલે મારે ક્યાં બહાર મળે પણ અહીંયા આગળ પણ કાકા થઈ ગયું છે મારી નજરમાં શુદ્ધાત્મા જોવાની જગ્યાએ ઇલાજન શુદ્ધાત્મા જગ્યાએ ના જોઈ જાય वो समझे समझो समझे प्रमुखता कर्म होता है इसमें दिया दादा પણ ધીમે ધીમે ઓછી થાય છે જોયું કેટલો બધો ફેર પડી ગયો બધા સમજે છે એ તો ધીમે ધીમે થાય એકદમ તો ક્યાંથી થાય ટીવીની વાત આવી જી ટીવીની વાત આવી એમાં ટેલિવિઝન ની વાત આવી ને ટીવી ટીવી ટીવી ની વાત આવી ને હા એવું છે કે આખો ટીવી જોવે છે એની જોડે આપણે પણ આખો જોવે છે આપણે જોઈએ શું થઈ જાય છે એ ના થવું જોઈએ એટલા માટે જ્ઞાની પુરુષને કહ્યું કે બહારના સાધનો આપણે જવું નથી મજા નથી હવે પણ આ જમાનો છે એનું જીવન છે બધું કંઈ કંઈ જરા લાઈન તો છે જ પાછું આપણને ખબર થાય તો કંઈ સમજે ને તો પછી ઉપયોગ ગોઠવીને જોજો કે કનુભાઈ તમારે ન્યૂઝ જોવા છે ટીવી જોવું છે તમારે સિરિયલ જોવી છે કે પિક્ચર જોવું છે જે હોય તે તે તમે જુઓ ખરા પણ હું તમને જોઈશ તમે શું જુઓ છો હું જોઈશ તમે ખેડૂતોને એટલો ખ્યાલ રાખીને તમે જોયો એમ ઉપયોગ ઓછું કરો પણ ઉપયોગ સતત રહેશે નહીં એ આપણે રાખવો આપણી ફરજ છે જતા રાખે ફરજ પ્રતિક્રમણ કરવું જોઈએ સમજાયું બધી જ રીતે કાનને પછી સવારે હોય તો તે કાન એનું કામ કરે તો તરત જ ઉપયોગ ગોઠવી દેવો તમારે આ બધું છે સાંભળવું ના હોય તો સંભળાઈ જશે અને કોઈ વખત ના સાંભળવું હોય તો પણ આમ ધ્યાનથી સાંભળવા જશો કારણ કે તમારું કંચન કંચન કંચન કંચન બોલતા જાય ને ત્યાંથી મારું પણ શું બોલે છે જો એટલું બધું આ ઉદ્દલ એવું આવી ગયું છે ચાર એટલું બધું ચાર થયું એનું બધું આ છે ચોક્કસ નથી નીકળવું છે આપણે હવે વ્યવહારમાં કંચન થઈ ગયો હું કંચન રહ્યો નહીં ને એટલે એમાંથી એ કંચન સ્વરૂપ વ્યવહારને કંચન થઈ ગયા દેટ ઇઝ એ એટલા આપણી ગ્રીપમાંથી લિબરેટ થયા બોડી લિબરેટ તે લિબરેટ થયું તો બહુ સારી વાત છે એટલા માટે કહ્યું કે આખો અહંકારથી જીવતા હતા ને એ અહંકાર ખલાસ કરે છે એટલે અહંકારને મારે છે એટલે પછી બોડીનો અહંકાર તો રહેવાનો તો કર્મનું આગળનું કરેલો કર્મ ફળ છે આખું એ ચલાયા કરશે તો બોડીની એક એક્ટિવિટી ના ચાલે બોડીમાં ઇનબિલ્ટ અહંકાર છે અહીંયા બેક સ્પાઇનમાં એના અંદર કશું ચાલે શું એક્ઝેક્ટલી અધિકાર છે તો બેઝિક છે પણ એ કેવો છે મરેલો અહંકાર છે એટલે બોડીને ચલાવવા જે જીવતો અહંકાર દાદાજી દાદાજી બોડી ને ચલાવતો અહંકાર બોડીને બોડીને ચલાવતો અહંકાર અને આ જીવતા અહંકારમાં ફેર શું આખો ફેર જીવતો અહંકાર તમને એટલે બોડીના અહંકાર જે શરીર જીવે છે તેમાં એ જો અદાયું હોય ને તો એને જૂતા અહંકારને અમુક પ્રગતિ કરે પણ એ ટાઈમ રહ્યો નથી આજે કારણ કે આજે કર્મનું શરીર બનેલું છે એટલું બધું ચિત્ર વિચિત્ર થઈ ગયેલું છે કે માઇન્ડ માઇન્ડના વાઇબ્રેશન્સ એના પ્રમાણે એક્સપ્રેશન ઇનર અને પછી આઉટર સ્પીચ અને એ જ પ્રમાણે આખું શરીરનું બિહેવિયર થવું જોઈએ આ પાંચ ઇન્દ્રિયો બધા કર્મેન્દ્રિય જ્ઞાન જ્ઞાનેન્દ્રિય બંનેથી એ બધું યુનિઝનમાં હોવું જોઈએ યુનિઝનમાં કમ્પ્લીટલી લિંકમાં હોવું જોઈએ માઇન્ડનું વાઇબ્રેશન થતાની સાથે વ્યવહારમાં ત્યાં સુધીનું એ આજે છે ચોથો આરામ હતું આજે નથી સારામાં સારા ભેજવા માટે પણ નથી છતાં જેમની ડેવલપ બુદ્ધિ છે ને સારું છે ને રાઈટ ટાઈપનું લીધું છે એવા બહુ ઓછા હોય છે ઘણા ઓછા હોય છે અને એટલા માટે એમને વ્યવહારમાં એટલે માણસની વિચાર કરવાની શક્તિ પણ મોટા મોટા વિચારકો હોય થિયોલોજીયન્સ હોય ફિલોસોફર્સ હોય શાસ્ત્ર સ્ક્રિપ્ચર જાણકારો શાસ્ત્ર બધા પંડિતો હોય બધા પરંતુ જે નેચરમાં રહ્યા છે જેમને કે પોઈટ્સ બધા એ લોકોને નેચરમાં જેટલી ક્લેરિટી હોય ને એટલી એ લોકોને સારું નેચરનું આ સમાજને બેનિફિટ મળે છે તો ચાલે હજુ ટાઈમ છે રહેવો એટલે એમાં બહુ છે ઘણો બધો અને અહંકાર જે બોડીની બધી એક્ટિવિટીનું એમાં એનાથી ચાલે છે તે અહંકાર એટલો મુખ્ય નથી પાછો એ બુદ્ધિ સંલગ્ન છે બુદ્ધિ બુદ્ધિ સંલગ્ન એટલે કે અહંકાર બુદ્ધિ સમજાયું અને બુદ્ધિ સાથે મન સંલગ્ન છે સંલગ્ન એટલે શાદી સુધાર સંલગ્ન એટલે અને આ વાણી છે બોલાય છે ને એ મન વધારે કરી શાંતિ સુધા માન વાણી છે અને પછી બુદ્ધિ વેલા પછી ચિત્ત આવે બોડી કોન્શિયસનેસ અને પછી અહંકાર એટલે અહંકાર ડેફિનેશન જે દાદાએ આપ્યું કે અહંકાર ઇનડાયરેક્ટ લાઈફ છે એવી લાઈટ ડાયરેક્ટ લાઈટ નથી શુદ્ધાત્મા વાળામાં આત્મા તો લાઈટ છે પ્રકાશ જ છે એ પ્રકાશ શરીરની મજા ઉપર પડે છે માણસ અને પ્રકાશમાં જે ધ્રુવ આવે છે એ ધ્રુવ આવેલો પ્રકાશથી આખું શરીર બધાનું જીવન ચાલે છે આખા વર્લ્ડમાં બધી જ દુનિયા પર બધી એ પ્રકાશ એ બુદ્ધિ છે બુદ્ધિ એ મોલિક્યુલ્સથી ભરેલો પાઠ છે આ ડૉક્ટરોને ગ્રે મેટર છે પછી કઈ બેઠક છે પણ એવું નથી જોવાનું મોનિટર સ્ક્રીન છે આખું લાઇટવાળું છે પણ ઇનડાયરેક્ટ લાઇટ અને એ ઇનડાયરેક્ટ લાઇટેડ મોલિક્યુલ્સની બનેલો આર્ટ છે બોડી જેવી રીતે આપણે ઇન્સેક્ટ જોઈએ છે રાતના જોઈએ છે ઝટકે છે રાતના છે બુદ્ધિ આપણી સતત એટલે એ આપણને આજે ગાઈડિંગ ફેક્ટર છે એ લાઇટ અને એનાથી આપણું વિશ્વ એ બુદ્ધિ ખોટી નથી અને ફાળો છે એટલે કે એ કેવી છે ઇન્વર્ટેડ બુદ્ધિ છે એટલે બીજી રીતે પરવર્સ કહેવાય પરવર્સ કે આપણું આપણા હિતમાં નહીં રખાવી શકે આપણું અહિતમાં અહિતમાં હિત દેખાડશે અને એ રીતે એટલે આપણે પછી એટલે બુદ્ધિથી લાઈટ લાઈટ પાસ થઈ શકે મુશ્કેલ છે તો બધા બધાને છે કોઈ પણ વસ્તુ ફોર સર્ટન ના લઈ શકે જે કાયમના જનરલ એટલે આપણે માનવું હોય આજે પોતાના કર્મકૃત બુદ્ધિ છે આખી યુનિટ ઇન્ગ્રેન્સ છે એના તેમાં આપણે બહુ કોશનથી રહેવું પડે બહુ જ કોશન આવું સુંદર આજ્ઞા ધર્મ આવું જ્ઞાન વગેરે આમાં રહેવાનું તે બુદ્ધિ તો તમને કહેશે કે મારા હાથમાંથી છટક્યા પરંતુ મારામાં જેટલો પાવર છે અને મને ચલાવવા દે છે એટલા મારા કોન્ટેક્સમાં હું મને છટકવા નહીં દે એવું કરશે તો આપણે એટલા જ કોર્સથી ડિસિઝનથી રહેવું જોઈએ કે આપણે એ મારો ભ્રમ છે બહુ મોટો બુદ્ધિ તરફ જતો હતા તે વખતે બુદ્ધિ કંઈ કહે ને એનું સામું you have to deal with your inter interact cannot be internet bill নিয়ে যান আপনি এই মুশকিল you have to live with intellect. Intellect is not there. Once it is there, anything in the body. એટલે આપણે નોખા પડ્યા છે તો આપણી વાણી જોડે આપણે અંદર જઈએ એટલે અહીં એને શાંતિ intellect is taking over your તમારી ઉપર ઇન્ટેલેક્ટ કામ કરી કરી એ તો તમને અંદરથી જે બધું થાય એ છોડ કરી આપે ઓલા કરી આપે આપણે મને ફેઝમાંથી પસાર થઈ ખબર પડે કે આ સ્ટ્રોંગમાંથી પસાર થવું છે હું આ બ્રેન સ્ટ્રોંગમાં આવ્યો છું હું ના થાય બધા બ્રેન સ્ટ્રોંગ તો પણ બહુ ફીકર ના મોટ બહારના ધન ના આવે બહુ પ્રમુખ ના આવે પણ જે સીધા હોય એમના આવે બધા રૂજાઈ જાય છે બ્રેન સ્ટ્રોંગ કહેવાય છે એની પ્રકાર બધાનો હોય છે પેલો જુઓ બ્રેન સ્ટ્રોંગ કહેવાય છે અત્યારના જવાબો બહુ બધા તો દરેક ખબર બધું કન્ફ્યુઝ થઈ જાય સફોકેટ થાય ભૂલતા દાદાજી એ સિક્વન્સ જે છે એમાં એનું એસોસિએશનથી અંદર રહેવાની જગ્યાએ આપણે અંદર ભરાઈ જઈએ છીએ એ ક્યારે બહુ પાવરફુલ હોય છે બાકી નોર્મલી એવું નથી થતું ડે ટુ ડે લાઈફમાં એ નથી ખબર એવું નોર્મલી અને એવા સિચ્યુએશન્સ આવે છે કોઈની જોડે આવીએ ટચમાં આવીએ આ થાય તે થાય તો વિચાર અને બુદ્ધિથી અંદર ચાલ્યા કરે પાછું બદલિંગ આસ્પેક્ટ બની શકે એ બધું એક્ઝેક્ટ સાયન્સ છે એની પાસે એની પાસે દ્રવ્ય બુદ્ધિ દ્રવ્ય કહેવાય એ દ્રવ્ય છે ક્ષેત્ર એટલે અમુક જગ્યાએ કચરા જાય થાય એવું થાય એટલે અને પાછું એની ટાઈમિંગ કરે ને હેપરિંગ એ એક્ઝેક્ટ ટાઈમિંગ તે વખતે તમને આવું થાય સમજ્યું ને અને એમાં જેવા ભાવે આવે છે આગળ કરનારો ભાવ આપણું હિત કરનારો ભાવ આપણે સારી સરખી સલાહ મળે નહીં તો અહીં થઈ પરંતુ આપણે જોવાનું કે શું નામ કહ્યું બક્ષીજી ના નામ પુનિતમ પૂરી રીતે તમે આ તોફાનમાં ઝડપાયા છો ને એટલે વાંધો ચિંતા ના કરશો હું તમારી જોડે છું તમારી જોડે છું તમે નીકળી જશો આટલું dealing and this type of dealing has to be there by પુની with or with and with the intellect of pulling inside. This is inside functions. And inside functions are most important. Importance કેવું ના દુકાન સેલ કરાવીએ પરંતુ ઇનસાઇડમાં જે તમે એલર્ટ હશો તો આઉટસાઇડમાં ધીમે ધીમે તમને ઓટોમેટિક ચેન્જિસ થયા કરશે ટ્રાન્સફોર્મેશન આ ટ્રાન્સફોર્મેશન આમ બધાને વિઝિબલી નહીં આવે કોઈ સમજી શકશે નહીં પરંતુ જેની પાસે વિઝન છે શાર્પનેસ એ સમજી જશે સમજો આજના કાળમાં એવું બધા હોય નહીં એના જેવા રહ્યા નથી બહુ પાવરફુલ રહેશે દાદાજી અંતકરણની અંતકરણની જે એક્ટિવેશનની સિક્વન્સ હોય છે એમાં જે મનમાં જે સ્પંદન ઉઠે પછી કયો વિચ કોમ્પોનન્ટ ઓફ ધ અંતકરણ ગેટ એક્ટિવેટેડ ઇન સિક્વન્સ જો પહેલા તેમનું એક્ટિવેશન મનમાં લેવલે આવે છે હવે એક્ટિવેશન મન કેવી રીતે થાય છે એનો કોઈ કરનાર છે એજન્સી છે કોઈ અને સોલ કેવી રીતે એક્ટિવેટ થાય કારણ કે એ એક્ટિવેટેડ સ્ટેટ જે ફોર્મનું હતું સર્કલ કોઝલ તે અત્યારે ઇફેક્ટિવ સ્ટેટમાં આવ્યું છે મટીરિયલ ફોર્મ બોડી સમજો ત્યાં આગળ કન્સ્યુમ થઈ ગયું એ સ્ટેટ આજે અહીંયા આગળ ફિઝિકલમાં લાઈફમાં આપવા માટે કેન્સિલ થઈ ફોર્મ થઈ આવે છે સમજો અને આવે તો જ એ પોતે પોતાનું હિસાબ તક થાય તો આવી શકે એટલે એક્ટિવેશનની તમે વાત કરી તે યોગીઓ છે મોટા મોટા યોગી બધા છે એ આ વેદિકનું બહુ કોણ બધા પ્રાણાયામ પ્રાણાયામમાં બ્રિધિંગ કરે અને બ્રિધિંગ જે છે ને ઇઝ એક્ટિવેટિંગ એજન્ટ શું કહ્યું એટલે મન એનાથી એક્ટિવેટ થાય તે દૂર થશે જે ફિઝિકલ આસ્પેક્ટ છે in the near near heart તે આખો એક્ટિવેટ થાય છે અને એક્ટિવેટ થતા શરીરમાં પછી એ આપણે એક્સપિરિયન્સ થાય છે એ કમ્સ હિયર બુટલ ઇન્ટરનલ અબાઉટ એટલે એ પ્રાણાયામમાં શું કરે કે અથાણું ટચ ના કરવા દે એને તો એક્ટિવેટ ના થાય પણ એ આ કર્મ કોઈ કરી શકે નથી આ કર્મ કરે છે બધા એકબીજાનો કોમર્સનો લાભ લઈ લેવા કરી શકે તેના જમાના કે છે ને કે કોન્શિયસનેસને અહીંયાથી એને રાઇઝ કરી કરી અને છે અહીંયા સુધી મૂકી દે એની પાસે હોય એવું સિસ્ટમ ડેવલપ થયું છે એનું di vidya ancora si chiama, il pranayama છે તે વિદ્યાર્થી કરે પછી રહે તો પછી એને પોતાના ઇન્ટરનલ બહુ સ્ટીલ સ્ટેટમાં એમને મેડિટેશનમાં રહેવું પડે or that purpose to pass certain phase of time which is not amenable to his living તું કરી શકે છે પરંતુ જો એને પાછું નીચે એ લાભમાં ના આવે तो રસ્તો નથી એની પાસે તમે કામ કરે તે વખતે એને એનું બિલ્ડિંગ એટલું બધું સેટલ થઈ જાય છે કે જે ઘડિયાળ ચાલતો બંધ થાય ને એટલે સમજો કે fifty years to months one day અને અમુક સેકન્ડ ડે એને કહ્યું બંધ થયું ત્યાં આગળ સ્ટક થઈ જાય છે અને ટીલ ઇટ કમ્સ ડાઉન પછી ચાલુ થાય છે લાઈટ એ ઘણા લોકો કહે છે અમુક યોગી તો ચારસો વર્ષના છે અમુક એ કહે છે ને બની પણ આ કામમાં બનવું બહુ છે પણ ના બની શકે કહી શકે તો હું વેર હું વેર પણ એ ક્યારે પોતે શાંતિમાં પોતાના મેડિટેશનમાં એ આખી કરી શકે અને પેલો બહારનો એડવાન્સ ટાઈમ હોય ને એ ટાઈમમાંથી પોતે નીકળીને પોતે ચાલુ કરી શકે પણ બહુ નથી યાદ બધા જવા જેવું નથી એનાથી ઓછ થાય નહીં એનાથી દુનિયાની કોઈ પણ શરીરની ક્રિયાને કોઈ પણ પ્રકારથી ક્યાંય કોઈ અવરોધી શકે નથી બધા યોગીઓ એ કરવા જાય છે શરીરનો કોઈ ગુનો નથી ગુનો જુદો છે એને પકડતા આવડતું નથી ગુનેગારને પકડાતું નથી કલ્પરિક એવું એટલે આપણે એમાં એટલા બધા ન થયેલા હતા એમાંથી પસાર થઈ જઈએ છીએ તે આપણે સમજાવતું નથી મુશ્કેલી થાય છે એટલે જેમને આમાંથી નીકળી અનુભવ થયો છે એમની પાસે જાઓ તમે તમારું શું થાય છે રજૂ કરો તો તમને એનું સોલ્યુશન મળે પછી તમે તમારામાં ઓન યોર ઓન તમે ઇનસાઇડ તમારા આજ્ઞાધર્મ પોતાના સ્ટેટમાં આવો ઇફેક્ટમાં કહો નોર્મલ શરીર થઈ એટલે એક્ટિવેશન તો બધું બરોબર છે પણ બુદ્ધિના સ્પંદન ચાલુ થતાની સાથે જ એ બુદ્ધિના સ્પંદનમાં આપણું કોન્શિયસનેસ અને ઇન્ટેલેક્ટ આ બે પાવર છે ડિસ્ચાર્જિંગ પાવર એમના ફંક્શન્સ પણ છે તેમાં મન શું કરે છે આપણે જૂના જમાનામાં સિનેમા જોતા હતા સ્લાઇડ ઉપર બધા પેલા સ્લાઇડનું એડવર્ટાઇઝ નહીં બતાવતા એક સ્લાઇડ આમથી આવે પછી બીજી આવે બધા તે મન આખું અંદરથી સીન્સ આમ તેમ શિફ્ટ થયા કરે છે શું મનનું ફંક્શન એવું શિફ્ટ એટલે કે શું આપણને શો કરે ડિસ્પ્લે કરે છે આપણને આપણા કર્મના હિસાબે એ ડિસ્પ્લે કરે છે એમાં કોન્શિયસનેસ છે તે ડિસ્પ્લેસ તમે જોવે છે એટલે એક્ઝેક્ટ એનું પિક્ચર લે છે કોન્શિયસનેસ કે આમ છે તેમ છે અને એ કોન્શિયસનેસમાં એને ડિસિઝન આમ પછી બીજું પિક્ચર લે મને બીજું પિક્ચર લે ત્રીજું તે લે પ્રમાણે હોય છે એ બેમાં ચાલ્યા કરે સમજ્યું પછી ફાઇનલી એક ગેબલેટ જે દેખતું એના માટે બુદ્ધિ ડિસિઝન લઈ આ ફિક્સ સ્થિર સ્ટેબલ થઈ ગયું ને તો બુદ્ધિનું મન મારફતે બુદ્ધિનું કામ કરે છે હવે જો સ્થિર ના થયું ને પેલું કોન્શિયસનેસ વાળા પિક્ચર લે અને પિક્ચરમાં ફાઇનલ એક ડિસિઝન આવે કે કંઈ આમ જ છે તો પછી એ કોન્શિયસનેસનું ફંક્શન થઈ જાય છે મન દ્વારા સમજાયું ને અને એ પ્રમાણે પછી બુદ્ધિ કરે એ ડિસિઝન લેવામાં પણ હેલ્પ કરે છે બુદ્ધિનું પણ ડિસિઝન લેવાનું બીજું છે નિર્ણય કે આમ કે તેમ અને બુદ્ધિ ડિસિઝન લેશે not on is on but to the medium of computer so બુદ્ધિ તમને એન્ડોર્સ ના કરી શકે સાહેબ બુદ્ધિ એન્ડોર્સ નહીં કરી શકે સાહેબ એક ઈગો એન્ડોર્સ કરશે ફાઇનલ એન્ડોર્સમેન્ટ ઈગો છે ઇઝ બ્લાઇન્ડ પ્રેસિડેન્ટ તો કે પ્રાઇમ મિનિસ્ટર કહ્યું કેબિનેટે મોકલ્યું ત્યાં બોલ્યું ઓકે એટલું છે પ્રેસિડેન્ટ ઓલ પાવરફુલ કહેવાય પણ પાવર આપવો છે તો અહીંયા જે પ્રેસિડેન્ટ અહીંયા તો બધું આ તો એટલે ફોર કેટેગરી કેવું બેઝિક થ્રુ માઇન્ડ થાય છે through Dadaji mind is the main thing Dadaji તો જ્યારે કંઈ કાર્ય કરીએ છે જ્યારે કંઈ કાર્ય કરીએ છે અને કાર્ય કરીએ છે ને તમને ખબર છે કે તમે ખોટું કરી રહ્યા છો તમને દેખાય છે but you still keep on doing it ત્યારે તમારો નિશ્ચય કાચો પડે છે ના ના એટલાનો કોર્સ તમને નથી જીતવા દે તમે એનાથી હારી જાઓ પરંતુ તમે જાણીને હારો તો એ તમને ઓટોમેટિક ખુલી પડશે એ બની શકે નહીં કોઈને ના પાવરફુલ પાવરફુલ સમજાયું એટલે એમાં ફોર્સ બહુ છે બહુ ફોર્સ એટલે ધીમે ધીમે થાય એકદમ પણ આપણે જીતે જો કે જોઈએ ને ના આ નહીં આ ના શોધે ના શોધે આટલું કહેવું પડે એટલું તો બોલવું અને શબ્દ બહુ મોડેથી બોલવા જેવું નથી અંદર હોવું જોઈએ શું નામ કૌશલ કૌશલ not limit or, or Corruptive, opposite બહુ જોઈએ છે નહીં તો પછી યુ ગેટ કોઈ તમને ગેટ લોસ નહીં કે પણ તમે યુ ગેટ લોસ ચાલો પર એકાદું સરસ ધંધમાં તું જ બોલનારી છું અહીંયા છે કોઈ વસ્તુ આવી છે કે કેટલું છે ઘર તમારું કેટલું અઘરું છે પેલો અરુણાનો મોટો ભાવ અહીંયા છે ને બરોબર છે